આળસને કહો અનવિદા બ્રાયન ક્રેસી નિત્ય જ્ઞાન ઓડિયોઝ પ્રસ્તાવના બહુ આનંદની વાત છે કે તમે આ પુસ્તક સાંભળવાનું શરૂ કરી દીધી છે મને આશા છે કે આ પુસ્તકમાં રજૂ થયેલ સિદ્ધાંત મને ફળ્યા છે તે રીતે તમને પણ ફળશે મારી અપેક્ષાઓ તો એથી ઊંચી છે કે આ પુસ્તક તમારા જીવનને જીવનની દિશા બદલી જ નાખશે તમે જીવનમાં જે પ્રાપ્ત કરવા માંગો છો તેના માટે પૂરતો ટાઈમ મળતો જ નથી તમે કામ અને જવાબદારીથી ઘેરાઈ ગયા છો હાથમાં લીધેલા પ્રોજેક્ટ પાછળ ચાલી રહ્યા છે પુસ્તકો અને મેગેઝિનનો ઠપ્પો એક બાજુ પડ્યો છે પણ વાંચવાની ફુરસદ મળી નથી એકવાર કામના ચક્કરમાં પડ્યા પછી પડની નવડાશ મળતી નથી સાચી વાત એ છે કે ભાગદોડના આ જમાનામાં એવી નવરાશ ક્યારેય મળવાની જ નથી જવાબદારી ઓછી થવાની જ નથી અને હાથમાં લીધેલા કામ ખૂટવાના જ નથી થોડી ફુરસદ મેળવીને કરવાધારીના અગત્યના કામ હાથ પર નેવાતા જ નથી તમે તમારી મનગમતી પ્રવૃત્તિ માટે ટાઈમ કાઢવાનો વિચાર કરતા જ રહી જાઓ છો અને ટાઈમ ભાગતો જાય છે તમને થશે કે વધારે કુશળતા કેળવવી જોઈએ અને ઓછા ટાઈમમાં વધુ કામ પૂરું કરીને ફુરસદનો ટાઈમ કાઢી લેવો જોઈએ એવું વિચારતો હોવ તો બે વાર વિચાર કરી લેજો યેન કેન પ્રકારે ટાઈમ બચાવી દેશો તેવું વિચારતા હોવ તો જાણી લો કે એવું શક્ય બનતું નથી થોડો ટાઈમ કદાચ બચશે ખરું પણ તમારા બધા જ સપના પૂરા કરવા માટે તે ટાઈમ ક્યારેય પૂરતો સાબિત થતો નથી તમને જેટલો ટાઈમ મળશે તેના કરતાં હંમેશા મનપસંદ કામોની યાદી લાંબી જ નીવડશે તમારા ટાઈમ અને જીવનને સંપૂર્ણ નિયંત્રણમાં લેવાની એક જ રીત છે તે તમે કઈ રીતે વિચારો છો અને કઈ રીતે કામ કરો છો તમારા કામો અને પ્રવૃત્તિઓ પર નિયંત્રણ રાખવા માંગતા હોવ તો તમારે કેટલીક બિનજરૂરી કામગીરી અટકાવવી પડશે અને વધુ ટાઈમ એવા કામ પાછળ આપવો પડશે જે તમારા જીવનને અગત્યના હોય મેં ત્રીસથી વધુ વર્ષો ટાઈમ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે પીટર ધ્રકર એનએન મેક મેગઝીન એનએન નાકેઇન સ્ટીફન ક્યુ અને બીજા બધા નિષ્ણાંતોના સિદ્ધાંતોના અભ્યાસ મેં મારી જાતને ગાળી નાખી છે મેં આ વિષય પર હજારો પુસ્તકો વાંચી કાઢ્યા છે અને વ્યક્તિગત કુશળતાને કઈ રીતે વધારવી તે વિશેના અસંખ્ય લેખો પણ વાંચ્યા છે તે સર્વનો નિચોડ આ પુસ્તકમાં મેં સમાવી દીધો છે મારા ધ્યાનમાં કોઈ સારો સિદ્ધાંત આવે કે તરત જ હું તેનો પ્રયોગ મારા જીવનમાં કરું છું જો મને તેનો ફાયદો દેખાય તો તે સિદ્ધાંત તે સિદ્ધાંતને હું મારા વક્તવ્યો અને મારા સેમિનારના અભ્યાસમાં સમાવી દઉં છું ગેનેડિયોએ કહેલું તમે કોઈ માણસને કશું શીખવી શકો નહીં તમે માત્ર તેની અંદર રહેલી જિજ્ઞાસાને જગાડી શકો છો તમારા જ્ઞાન અને અનુભવને ધ્યાનમાં લેવામાં આવે તો આ પુસ્તકના ઘણા સિદ્ધાંતો તમે તમને જાણીતા રાખશે આ પુસ્તક તમને સજાગતાના એક નવા લેવલ પર નહીં જશે પુસ્તકમાં દર્શાવેલી મેથડ અને ટેકનિકનો અભ્યાસ કરીને તમે તેને વારંવાર અમલમાં મૂકશો તો તે તમારા માટે એક આદત બની જશે તેને કારણે તમારા જીવનમાં સુખદ વળાંક અને પોઝિટિવ પરિવર્તન આવશે લખાયેલા લેખની તાકાત હું મારા વિશે અને આ પુસ્તક કઈ રીતે તૈયાર થયું તે વિશે પણ થોડી વાત કરી દઉં મારા જીવનની શરૂઆત બહુ અગવડો વચ્ચે થઈ હતી જો કે મારામાં કુતૂહલ ભર્યું હતું ભણવામાં હું નબળો હતો અને ગ્રેજ્યુએશન પૂરું કર્યા વિના જ હાઈસ્કૂલ છોડી દેવી પડી ત્યારબાદ હું મહેનત મજૂરીના કામમાં કામો કરતો રહ્યો મારું ભવિષ્ય જરા પણ ઉજળું દેખાતું ન હતું યુવાન વયે હું માલવાહક જહાજમાં નોકરીમાં નોકરીએ જોડાયો તેના કારણે મને દુનિયા જોવાનો લાભ મળ્યો આઠ વર્ષ સુધી હું તે કામ કરતો રહ્યો તે દરમિયાન ચાળીસથી વધારે દેશો અને પાંચેય ખંડોની મુલાકાત લેવાનો અવસર મળ્યો એ કામથી કંટાળો અને મજૂરીનું કામ મળવાનું બંધ થયું તે પછી મેં સાયન્સમેન બનવાનું નક્કી કર્યું ઘરે ઘરે ફરીને વસ્તુઓ વેચીને અને કમિશન કમાવાનું કામ સહેનું ન હતું મને થતા મને થયા કરતું કે બીજા લોકો કેમ મારાથી વધારે સારું કમાઈ દે છે તે પછી મેં જે રીત અપનાવી તેનાથી મારું જીવન બદલાઈ ગયું મેં સફળ થયેલા લોકોને સવાલ પૂછવાનું શરૂ કર્યું તે લોકો કેવી રીતે કામ કરે છે તે જાણવા અને સમજવાનું શરૂ કર્યું તે લોકો કઈ રીતે વધારે કાર્યક્ષમતાથી કામ કરે છે અને કઈ રીતે વધારે કમાણી કરે છે તે શોધી કાઢવાનું શરૂ કર્યું તે લોકોએ આપેલી સલાહને મેં ગળે બરાબર ઉતારી અને તેમની સલાહ પ્રમાણે કામ કરવાનું શરૂ કરી દીધું મારું વેચાણ હવે વધવા લાગ્યું સાયન્સના કામમાં મને એટલી સફળતા મળવા લાગી કે મને બળતી આપીને સાયન્સ મેનેજર બનાવી દેવામાં આવ્યો સાયન્સ મેનેજર બન્યા પછી પણ મેં સફળ સફળ થયેલા લોકોની સલાહ પ્રમાણે જ કામ કરવાની રીત અપનાવી મેં સફળ ગણાતા સેલ્સમેનની સલાહ લેવાનું શરૂ કર્યું તેમને લક્ષ્યની કઈ લક્ષ્યને કઈ રીતે હાંસલ કર્યા અને કઈ રીતે ધાર્યા પરિણામો લાવ્યા તે જાણ્યા પછી મેં મેં પણ તે બાબતોનું અનુકરણ કરવાનું નક્કી કર્યું થોડા જ વખતમાં તેનું પરિણામ દેખાવા લાગ્યું અને હું પણ સફળ સેલ્સમેન સેલ્સ મેનેજરની જેમ ધાડિયા નિશાનો પાર પાડવા લાગ્યો આ રીત અન્ય આ રીત અન્યમાંથી શીખવાની સાચી સદાનું અનુકરણ કરવાની રીત છે આ રીતને કારણે મારું જીવન બદલાઈ ગયું મને આજે પણ નવાઈ લાગે છે કે આ કામ ખરેખર સહેલું અને સરળ છે સફળ લોકો કઈ રીતે કામ કરે છે તે જાણી લો અને પદ્ધતિનું અનુસરણ કરવા લાગો બસ અરે વાહ કેટલો સહેલો આઈડિયા છે દારી સફળતા મેળવી શકાય છે કેટલાક લોકો બીજા કરતાં વધારે સફળ થાય છે કેમ કે તેઓ અન્યથી અલગ રીતે કામ કરે છે આ એકદમ સમજી શકાય તેવી વાત છે તે લોકો અસરકારક રીતે કામ કરે છે સફળ ખુશખુશાલ સમૃદ્ધ લોકો તેમના ટાઈમનો સદુપયોગ કરે છે એવરેજ માણસ કરતાં તેઓ ઓછો ટાઈમમાં વધારે સારું કામ કરે છે પ્રારંભમાં મને નિષ્ફળતાઓ મળી એટલે માર મારામાં નગુ ગ્રંથિ ઘર કરી બેઠી મને મારી શક્તિઓમાં વિશ્વાસ રહ્યો નહીં મેં માની લીધું કે સફળ લોકો મારા કરતાં વધારે હોશિયાર ક્ષમતાવાન અને સજ્જ છે પાછળથી મને સમજાયું કે આ વાત સાચી નથી તમારાથી સફળ વ્યક્તિ તમારા કરતાં વધારે ચાનક હોય તેવું જરૂરી નથી તે લોકો સફળ થયા કેમ કે તે લોકો અનેક પદ્ધતિએ કામ કરતા હતા વધુ મહત્ત્વની વાત સફળ લોકો જે રીતે કામ કરતા શીખ્યા છે તે આપણને આપણે પણ મહદ અંશે શીખી શકીએ છીએ આ સમજણે મારી આંખો ખોલી નાખી સફળતાનું રહસ્ય મળી ગયા સફળતાનું રહસ્ય મળી ગયાની ખુશી ફેલાઈ ગઈ મારા ઉત્સાહનો પાર ન રહ્યો આજે પણ મને એટલી જ નવાઈ લાગી રહી છે અને મારો ઉત્સાહ તે પછી ક્યારેય સમ્યો જ નથી મને ખ્યાલ આવી ગયો કે હું મારી જિંદગીને બદલી શકું છું હું જીવનના લક્ષ્યને હાંસલ કરી શકું છું કોઈ પણ ક્ષેત્રમાં હું સફળ થઈ શકું છું તે ક્ષેત્રમાં સફળ લોકો કઈ રીતે કામ કરે છે તે સમજી લઉં અને તેનું અનુકરણ કરી શકું છું હું પણ તેની સફળતા મેળવી શકું છું તેની મને ખાતરી થઈ ગઈ સેલ્સમેનનું કામ શરૂ કર્યું તેના એક વર્ષમાં હું ટોચનો સેલ્સમેન બની ગયો હતો એક વર્ષ પછી મને સેલ્સ મેનેજર મને સેલ્સ મેનેજર બનાવી દેવામાં આવ્યો ત્રણ જ વર્ષમાં હું વાઇસ પ્રેસિડેન્ટ બની ગયો અને મારા હાથ નીચે છ દેશોમાં પંચાણું સેલ્સ મેનેજરોની ટીમ કામ કરતી હતી તે વખતે મારી ઉંમર ફક્ત પચીસ વર્ષની જ હતી એ પછીના વર્ષોમાં મેં જુદી જુદી બાવીસ જોબ સફળતાપૂર્વક કરી કેટલી કંપનીઓ શરૂ કરી મોટી યુનિવર્સિટીમાં બિઝનેસ બિઝનેસની ડિગ્રીઓ મેળવી ફ્રેન્ચ જર્મન અને સ્પેનિશ ભાષા શીખ્યો છું એક સ્પીકર ટ્રેનર અને કન્સલ્ટન્ટ તરીકે સોથી હજારથી વધારે કંપનીઓને સેવા આપી છે હાલમાં હું દર વર્ષે જુદી જુદી જગ્યાએ સેમિનાર ગોઠવું છું અને વક્તવ્યો આપું છું જેનો અઢી લાખથી વધુ લોકો લાભ લે છે કોઈ વાર તો એકસાથે વીસ વીસ હજાર ઓડિયન્સ સમક્ષ મેં સેમિનાર કર્યા છે એકદમ સરળ સત્ય મારી કારકિર્દીમાં મને વારંવાર એક બહુ સરળ સત્યનો ભેટો થયો છે તમે જે કામ કરવા માંગતા હોવ તેના પર પૂરેપૂરું ફોકસ આપો તો કામ સુપેરે પાર પડે છે તમારા કામોમાં જે સૌથી અગત્યનું હોય તેના પર સૌથી વધુ ધ્યાન આપો તેને ખૂબ જ સારી રીતે પાર પાડો અને તે કાર્યને ક્યારેય અધૂરો છોડો નહીં બસ આ આ સાદી વાત જ જીવનમાં સફળતા સિદ્ધિ માન સન્માન અને સુખ લાવી શકે છે આ પુસ્તકના હાર્ડમાં આ સિદ્ધાંત કામ કરી રહ્યો છે આ પુસ્તક તમને એ દર્શાવવા માટે લખાયું છે કે તમારે કરિયરમાં તમે ઝડપથી વિના અવરોધે કઈ રીતે આગળ વધી શકો અને સાથોસાથ તમારા અંગત જીવનને પણ ખુશીઓથી કઈ રીતે છનોછન કરી શકો આ પુસ્તકમાં મેં એવા એકવીસ સિદ્ધાંતો તાક્યા છે જે વ્યક્તિગત સિદ્ધિઓ માટે આજના આજ સુધીના સૌથી શ્રેષ્ઠ સિદ્ધાંતો સાબિત થયા છે મેં શોધી કાઢીને સૌથી અગત્યના આ સિદ્ધાંતો આ પુસ્તક દ્વારા હું તમારી સમક્ષ મૂકી રહ્યો છું અહીં દર્શાવેલી મેથડ્સ ટેકનિક અને સિદ્ધાંતો વ્યવહારુ છે પ્રયોગો દ્વારા સફળ સાબિત થયા છે અને ઝડપી પરિણામ આપનાર છે સીધી મુદ્દાની જ વાત કરવાના ઉદ્દેશ્યથી મેં આળસ અને કામ તારવાની વૃત્તિ અથવા તો ખરાબ ટાઈમ મેનેજમેન્ટ પાછળની માનસિકતા સમજાવવાનો પ્રયાસ કર્યો નથી માનસિક હતાશા પાછળ અને એડીપણા પાછળથી પાછળની થિયરી અને તેના વિશે થયેલા લાંબા લાંબા સંશોધનને તાકવાનું મેં ટાળ્યું છે મેં તો અહીં સીધી એક્શનની જ વાત કરી છે કારકિર્દીમાં અને જીવનના આનંદમાં અવસરના તારણો બાંધવા માટે શું શું કરવું છે તેની સીધી કામની જ વાતો પુસ્તકમાં દર્શાવી છે આ પુસ્તકમાં દર્શાવેલ દરેક સિદ્ધાંત પાછળનો ઉદ્દેશ છે તમારી કાર્યશક્તિને વધારવાનો તમને કામ તમને કામોમાં નિપુણ બનાવવાનો અને દરેક કાર્યમાં સારું પરિણામ લાવવા માટે તમે શું કરી શકો તે દર્શાવવાનો છે તમે જે તમે જે પણ કાર્ય હાથમાં લો તેમાં વધારે ને વધારે સફળતા મેળવો તે જ ઉદ્દેશ્ય છે તમારા અંગત જીવનમાં પણ આમાંના ઘણા સિદ્ધાંતો ઉપયોગમાં લાવી શકો છો અહીં રજૂ થયેલા એકવીસ સિદ્ધાંતો પોતાની રીતે પરિપૂર્ણ છે દરેક સિદ્ધાંતનું પોતાનું આગવું મહત્વ છે અમુક પ્રકારના સંજોગોમાં અમુક સિદ્ધાંત કામ આવશે જ્યારે અલગ સ્થિતિમાં કોઈ જ્યારે અલગ સ્થિતિમાં કોઈ અન્ય સિદ્ધાંત હાથ હાથવગો સાબિત થશે બધા જ સિદ્ધાંતો મળીને એક એવો સેટ તૈયાર થાય છે જે તમે કોઈ પણ ટાઈમ સંજોગમાં અમલમાં મૂકી શકો છો તમારી વ્યક્તિગત અસરકારકતા માટે આ એક ખજાનો સાબિત થશે આ ખજાનો તમે ચાહો તે રીતે ઉપયોગ કરી શકશો સફળતાનો એક જ માર્ગ છે સક્રિય બનો કામે લાગી જાઓ એક્શન લો તમારા પરફોર્મન્સમાં અને કામોમાં આ સિદ્ધાંતો દેખીતી રીતે ફરક ના આવે તેવા છે આ સિદ્ધાંતોને તમે જેટલી ઝડપથી આત્મસાત કરી તેનો જીવન અને કારકિર્દીમાં અમલ કરશો એટલો ઝડપથી ફાયદો તમને થશે આ વાત ગેરંટી આપું છું આળસને અનવિદા કરીને તમે પણ તમારા ધ્યેયને પ્રાપ્ત કરવામાં લાગી જશો તો તમારા આનંદ ખુશી અને ઉત્સાહની કોઈ સીમા નહીં હોય અને સફળતા તમારા કદમો ચૂમતી હશે બ્રાયન ત્રેસી આળસને કહો અનવિદા નિત્ય જ્ઞાન ઓડિયોઝ આ ઓડિયો સાંભળવા બદલ તમારો ઘણો આભાર તમારો દિવસ શુભ રહે આળસને કહો અનવિદા બ્રાયન ત્રેસી નિત્ય જ્ઞાન ઓડિયોઝ પ્રવેશ જીવવાની મજા પડી જાય તેવો જવાનો આવ્યો છે આજે મળી રહી છે તેટલી તક અગાઉ ક્યારેય આજની સહેલાઈથી મળતી નહોતી ઉદારીકરણની આ જમાનામાં સિદ્ધિઓ મેળવવાના અનેક માર્ગો ખૂની ગયા છે આજે દુનિયા એટલી ગ્લોબલ થઈ ગઈ છે અને એટલા બધા વિકલ્પો તમારી સામે ખૂની ગયા છે કે પસંદ કે પસંદગી કરવું મુશ્કેલ બની જાય છે તમારી શક્તિઓ અને ક્ષમતાઓનો ઉપયોગ કરવા માટે એટલા ક્ષેત્રો ખૂની ગયા છે કે જીવન સમુગ્રું બદલાઈ જાય છે આ પરિસ્થિતિમાં કયા ક્ષેત્રમાં તમે સિદ્ધિઓ હાંસલ કરી શકો તે નક્કી કરવું બહુ અગત્યનું બની ગયું છે પોતાના માટે કયું ક્ષેત્ર યોગ્ય છે તે વિશે સાચો નિર્ણય લઈ શકશો તો જ તમે સફળતા તો જ તમને સફળતા મળશે બીજા બધાની જેમ તમે પણ સામે ઊભેલી તકોના ભંડારોને જોઈ નિષ્ક્રિય થઈ બેસી રહેશો તો તમે તમને થશે કે આ બધું કરવા માટે તમારી પાસે બહુ થોડો ટાઈમ છે આજે સ્થિતિ એવી છે કે એક કામ પટાવો ત્યાં તો બીજા બે કામ અને બમણી જવાબદારી માટે આવી પડે છે તેના કારણે તમે તમારી ઈચ્છનીય સિદ્ધિઓ ક્યારેય હાંસલ કરી શકતા નથી તમે હંમેશા તમારા નિર્ધારિત લક્ષ્યથી પાછળ જ રહો છો અને આદરેના કામ અધૂરા રહી જાય છે તમને લાગતું હશે કે જાણે અપેક્ષાઓ પાર પડતી જ નથી અને ઈચ્છાઓ અધૂરી જ રહી જાય છે માત્ર પસંદગીના જ કામો કરો આ સ્થિતિમાં સૌથી અગત્યનું કામ કયું તેનો નિર્ણય સૌથી મહત્વનો બની જાય છે દરેક ક્ષણ કિંમતી છે કિંમતી ટાઈમમાં તમે શું કરો તેના આધારે જ તમને સફળતા મળશે કામ નક્કી કર્યા પછી તરત જ તેના અમલમાં લાગી જવાથી અને શક્ય એટલા ઓછા ટાઈમમાં ઉત્તમ રીતે કામને પાર પાડવાથી સફળતાની શક્યતા વધી જશે બીજી કોઈ પણ આવડત કરતાં લક્ષ્યનું નક્કી કરવું અને તેનો યોગ્ય અમલ જ તમારી સફળતાના સૌથી મોટો આધાર બની શકે છે આ સાધારણ માણસ પોતાની પ્રાયોરિટી નક્કી કરી શકે અને પોતાના સૌથી અગત્યના કામો સૌથી પ્રથમ પૂરા કરવાની આદત કેળવે તો સફળતાને વળે તેની સામે બહુ હોશિયાર માણસ મોટી મોટી વાતો કરશે અને જોરદાર યોજના બનાવશે પણ તેને અમલમાં મૂકવામાં પાછળ રહી જશે તો તેને સફળતા મળશે નહીં અણગમું કામ સૌથી અગત્યનું કામ માઇક ટેવીને એકવાર કહેલું કે સવારે ઉઠીને પહેલું કામ જે અનગમતું હોય તે કરવાનો ફાયદો એ છે કે આખો દિવસ પછી તમે નિરાંત રહેશ તમને નિરાંત રહેશે કે બાકીના ટાઈમમાં હવે આનાથી વધારે અનગમતું કશું કરવાનું રહેતું નથી તમારા માટે સૌથી અનગમતું કામ જે સૌથી અગત્યનું હોવું જોઈએ એવું કામ કરવાનું તમે તાળિયા ન કરશો અને હંમેશા આવતીકાલ પર તેને મુલતવી પણ રાખ્યા કરશો નહીં એ જ કામ તમારા વર્તમાન માટે તમારી આ ક્ષમતા માટે અપગડી જીવનમાં સૌથી પોઝિટિવ અસર કરવાનું અસર કરનારું સાબિત થઈ શકે છે અનગમતા કામનો પ્રથમ નિયમ જો તમારે બે કામ પાર પાડવાના હોય તો પ્રથમ સૌથી અનગમતું કામ હાથ પર લો આ જ વાતની બીજી રીતે કહીએ તો તમારી સામે જો બે મોટા કામ કરવાના બાકી હોય તો તેમાંથી સૌથી મોટું અથવા તો વધુ અઘરું નગતું કામ સૌ પ્રથમ હાથમાં લો તમારે આ આદત કેળવવી પડશે કે સૌથી અઘરું લાગતું કામ પહેલાં પસંદ કરવું અને તરત જ તેને પટાવી દેવું તમારે શિસ્તબદ્ધ સૈનિકની જેમ કરવાનું કામ તરત હાથમાં લેવાની અને તેને પાર પાડ્યા સિવાય ન જંપવાની શિસ્તતા કેળવવી પડશે હાથ પરનું કામ પહેલે પૂરું કરવું અને પછી બીજા કામ પર ધ્યાન આપવું બસ આ એક નિયમ બનાવી દો આને તમારી જાતની પરીક્ષા સમજી દો તમારે માટે આ એક અંગત પડકાર છે તેમ સમજીને તેને અનગમતા કામને હાથમાં લો સહેનું કામ પહેલાં પૂરું કરી દેવાની લાલચ થશે પણ તે લાલચને ટાળો તમારી જાતને સતત યાદ અપાવો કે રોજ સવારે તમારે પહેલું કામ કયું પાર પાડવાનું છે તે મક્કમ મનોબળ સાથે નક્કી કરી નાખવાનું છે બીજું કોઈ કામ હોય તો તે પછીથી કરવાનું જ છે રોજ નક્કી કરો કે પહેલું કામ શું હાથમાં લેવાનું છે અને તે પછી બીજા કામો બીજા કયા કામો કરવા અણગમતું કામ નિપટાવવા માટે બીજો નિયમ અણગમતું કામ પાર પાડવાનું જ છે તો પછી રાજ જોઈને બેસી રહેવાનો અર્થ કોઈ નથી પટાવી પટાવો જલ્દી તેને ઉચ્ચ કક્ષાની કાર્યક્ષમતા કેળવવાનું રહસ્ય એ છે કે તમારું સૌથી અગત્યનું કામ ક્યાં પહોંચ્યું છે તેને રોજ સવારે સૌથી પહેલાં તમારી તપાસ કરી લેવી તમારે આ આદત પાડવી પડશે કે રોજ સવારે અનગમતું કામ પહેલાં જોઈ લેવાનું અને તે પછી જ બીજા બાબતો પર ધ્યાન આપવાનું બીજું આ અનગમતું કામ ફટાફટ પૂરું કઈ રીતે થાય છે તેના પર જ વધુ ધ્યાન આપવાનું છે તેના વિશે લાંબા લાંબા વિચારો કરતા રહેવાનું નથી પહેલાં કામ પૂરું કરો વધુ પગાર અને વારંવાર પ્રમોશન મેળવતી વ્યક્તિઓ વિશે સંશોધન થયા છે તેમાં આવી વ્યક્તિઓના કેટલાક લક્ષણો સ્પષ્ટ થયા છે જે જેમ કે તેમની સક્રિયતા એક્શન ઓરિએન્ટેડ સ્વભાવ કામ તરત જ હાથ પર નહીં લેવાની આદત અને ખોટી આળસમાં જરાય ટાઈમ ન બગાડવા વગેરે એ લોકોએ સફળ થયા છે જે પોતાના સૌથી અગત્યના અને અઘરા કામમાં તરત જ લાગી જાય છે અને તેની પાછળ તન મન ધન લગાવી દે છે અને તેને ક્યારેય અધૂરા છોડતા નથી આજની દુનિયામાં ખાસ કરીને આજના બિઝનેસ જગતમાં તમે ચોક્કસ જવાબદારીઓ પાર પાડો અને ઉડીને આંખે વર્ગે તેવા પરિણામ લાવી આપો તો જ ઊંચા પગારો મળે છે કંપનીના કામકાજમાં તમારો ફાળો મૂલ્યવાન હોય તો જ તમને ઊંચું વળતર તમને મળે છે તમારી પાસે અપેક્ષા હોય છે તે પાર પાડો એટલે તમને પ્રમોશન અને પૈસા બંને મળે છે આજના યુગમાં કંપનીઓ કામ પાર પાડવામાં મળતી નિષ્ફળતા એ સૌથી મોટી સમસ્યા છે ધાર્યું નિશાન પાર ન પડે તો તેનો કોઈ અર્થ રહેતો નથી કેટલાક લોકો મહેનત પ્રતિબદ્ધતા સતત પ્રવૃત્તિમય રહેવું તેને પોતાની કાર્યક્ષમતા ગણે છે હકીકતમાં સક્રિયતા એ સફળતા નથી સફળતા પરિણામ નવવામાં છે આવા લોકો સતત વાતો કરતા રહે છે સતત મિટિંગો બોલાવ બોલાવ્યા કરે છે પ્રભાવિત કરે તેવા જાત જાતના પ્લાન બનાવ્યા કરે છે પણ આખરે તેનું એનાલિસિસ કરીએ તો તેમાંથી કશું જ નિપજતું નથી મિટિંગોમાં બધા વાતો કરતા રહે છે પણ હાથ પણ કામ હાથમાં લઈને તેને પાર કોઈ પાડી દેતું નથી તેના કારણે ધાર્યું પરિણામ કદી પ્રાપ્ત થતું નથી સફળતાને એક આદત બનાવી દો વર્ષો વીતવા સાથે તમે જે આદત કેળવો છો તેને આધારે તમે જીવનમાં કેટલી સફળતા મેળવો છો તે નક્કી થતું હોય છે કામની અગ્રતા નક્કી કરવી આળસને અલવિદા કહેવી અને અગત્યના કામને સૌપ્રથમ નિપટાવવાની આદત એ એક પ્રકારની શારીરિક અને માનસિક આદત આવડત છે આવી આદત કેળવી શકાય છે પૂર્ણાવર્તન સતત પ્રેક્ટિસ દ્વારા સારી આદત કેળવી શકાય છે સારી આદતને કેળવતા જઈએ તેમ તેમ તે ધીમે ધીમે આપણો સ્વભાવ બનવા લાગે છે આ આપણા સબકોન્શિયસમાં ઉતરી જાય છે અને આપણા અભિગમને આપણા અભિગમનો એક ભાગ બની જાય છે એકવાર કોઈ આદત પડી જાય પછી પછી તો તે ઓટોમેટિક બની જાય છે અને તેના અમલમાં અમલ કરવાની કશી મહેનત કરવી પડતી નથી અગત્યના કામોને તરત હાથ પર લેવા અને ઝડપથી પૂરા કરવાની આદત તાત્કાલિક પરિણામ આપે છે તેનાથી લાંબા ગાળાની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે આવી આદતને કારણે તન અને મનથી તમે એવા તૈયાર થઈ જાઓ છો કે કામ પૂરું કર્યાના સંતોષમાંથી પોઝિટિવ લાગણી પેદા થવા લાગી છે તમે આનંદ અનુભવવા લાગો છો અને કશું હાસન કર્યા વિજેતા બન્યાની ખુશી પ્રાપ્ત થવા લાગે છે નાનું કે મોટું કોઈ પણ કામ તમે પાર પાડો ત્યારે તમારામાં એક નવો ઉત્સાહ જાગે છે આત્મસંતોષ અને આત્મવિશ્વાસમાં વધારો થાય છે પૂરું થયેલું કામ જેટલું વધારે મોટું વધારે અગત્યનું એટલા જ વધારે આત્મસંતોષ અને આત્મવિશ્વાસ પેદા થાય છે તમને લાગશે કે તમે જગત સામેની જંગ જીતી ગયા છો કોઈ પણ અગત્યનું કામ પૂરું કરીએ ત્યારે મગજમાં એન્ડોફિન નામનું રાસાયણ છૂટે છે એન્ડોફિનને કારણે મગજમાં ઉત્કૃષ્ટ ઉત્સાહની લાગણી પ્રકટ થાય છે કામ પાર પડવાની સફળતાને કારણે થતો એન્ડોરફિનનો સ્ત્રાવ તમને વધારે પોઝિટિવ વધારે ક્રિએટિવ વધારે મોજીના મળતા વડા અને વધારે કોન્ફિડન્ટ બનાવે છે પોઝિટિવ આદત કેળવો સફળતાનું એક સૌથી અગત્યનું રહસ્ય હવે હું તમને કહું છું તમે હકીકતમાં ધારો તો પોઝિટિવ એડિક્શન એટલે કે હકારાત્મક માનસિક વનનને એક ટેવમાં બદલી શકો છો એન્ડોફ્રિનના સ્ત્રાવથી મળતા ફાયદા લેવા આત્મવિશ્વાસ કેળવવા અને ઉચ્ચ કાર્યક્ષમતા હાંસલ કરવા માટે હકારાત્મક માનસિક વનનની ટેવ પાડી શકાય છે આવી ટેવ પડે એટલે તમને તમે સબકોન્શિયસ લેવલ પર તમારા જીવનનું આયોજન એટલું પદ્ધતિસર કરવા લાગશો કે તમારા અગત્યના અને અઘરા કામો આપોઆપ તમારી પ્રાયોરિટીમાં આવી જશે તમે ફટાફટ જુદા જુદા કામ અને પ્રોજેક્ટ હાથમાં લેવા લાગશો તેને ઝડપથી પાર પાડવા લાગશો આ એક આદત બની જશે તમે સફળતા મેળવવાની નટ લાગી જશે ટૂંકમાં મજાની નૈફ જીવવા કારકિર્દીમાં સફળતા મેળવવા અને ખુદ માટે ગૌરવની લાગણી અનુભવવાની ચાવી છે અગત્યના કામો વિના વિલંબે હાથ પર લઈને તેને ઝડપથી પૂર્ણ કરવા આ રીત અપનાવવાને કારણે એક એવો આત્મવિશ્વાસ જાગશે કે તમને મુશ્કેલ લાગતા કામો મુલતવી રાખવાને બદલે ઝડપથી હાથ પર લઈને પૂરા કરવાનું વધારે ગમવા લાગશે કામ હજી બાકી છે તેનું ટેન્શન રાખવાને બદલે કામ પાર પાડી દેવો દેવાનું સહેલું છે તે તમને સમજાઈ જશે કોઈ શોર્ટકટ કામના નથી practice makes a man perfect મહાવરો માણસને ઉસ્તાદ બનાવે છે આ કહેવત અમથી નથી પડી કોઈ પણ આવડત હાંસલ કરવા નિપુણતા પ્રાપ્ત કરવા માટે સતત પ્રેક્ટિસ એક ધારા પ્રયાસો અનિવાર્ય છે આપણું મગજ પણ સ્નાયુઓનું બનેલું છે મગજનો જેટલો વધારે ઉપયોગ કરીએ તેટલું જ તે વધારે મજબૂત બને છે પ્રેક્ટિસ દ્વારા આપણે મનને કેળવી શકીએ છીએ કોઈ પણ આદત પાડી શકીએ છીએ કોઈ પણ અભિગમ કેળવી શકીએ છીએ પોતાની સફળતા માટે જે પ્રકારની ટેવો અને સ્વભાવ તમે કેળવવા માંગતા હોવ તે પ્રેક્ટિસ દ્વારા શક્ય બની શકે છે ટેવ પાડવા માટે જરૂર પડશે ત્રણ ની ની અગત્યના કામ પર ફોકસ કરવાની આદત કેળવવા માટે ત્રણ બાબતો જરૂરી છે આ ત્રણેય શીખી શકાય તેવી બાબતો છે નિર્ણય નિયમિતતા અને નિર્ધાર સૌ પહેલાં તો આપણે નિર્ણય કરવો પડે કે તમે હાથ પર લીધેલું કામ પૂરું પાડવાની આદત પાડવા માંગો છો તે પછી તમે શિસ્ત એક પ્રકારની નિયમિતતા પાડવી પડે અને સતત પ્રેક્ટિસ કરવી પડે જે સિદ્ધાંત જે સિદ્ધાંતને તમે આત્મસાત કરવા માંગતા હો તે તમારા હૃદયમાં બરાબર ઉતરી ન જાય ત્યાં સુધી નિયમિત તેનો મહાવરો કરતા રહો આ પછી ત્રીજી જે બાબતની જરૂર પડશે તે છે તમારો પાકો નિર્ધાર તમારે મક્કમ નિર્ધાર કરવાનો છે કે તમે સારી આદતને તમારા સ્વભાવનો એક ભાગ જ બનાવી દેવાનો છો તમે જે બનાવવા માંગતા હોવ તેનું કલ્પના ચિત્ર દોરતા હો ખૂબ પરિણામલક્ષી કામ કરવું હોય અસરકારક અને પ્રભાવી વ્યક્તિત્વની ધણી બનવું હોય તો તેનો એક વિશેષ ઉપાય છે તે ઉપાય છે સતત એવી કલ્પના કરતા રહેવું કે સક્રિય રહેવાથી તમને અને ઝડપથી જવાબદારીઓ પાર પાડવાથી મને કેટલા કેટલા લાભ થવાના છે હું પોતે એક એવી જ વ્યક્તિ છું જે અગત્યના કામો ફટાફટ પૂરા કરે છે અને બહુ સારી રીતે કામ નિપટાવે છે આવી કલ્પના અને વિચાર સતત મનમાં ઘૂંટતા રહો તમે મનમાં પોતાના વિશે જે તમે મનમાં પોતાના વિશે ચિત્ર ઘડો તો તેની અસર તમારા વ્યક્તિત્વ પર તમારા વાણી વ્યવહાર પર પડ્યા વિના રહેતી નથી ભવિષ્યમાં તમે જે પ્રકારની વ્યક્તિ બનવા માંગતા હોવ તેનું મનોમન એક કલ્પના ચિત્ર દોરતા રહો તમે સ્વની જે છબી દોરી રહ્યા હોય તેના તેના જેટલું જ અસરકારક કાર્ય મોટાભાગે તમે પાર પાડી શકો છો મનોમન કરેલી કલ્પના બહારની વાસ્તવની દુનિયામાં વધુ મજબૂત બનીને સાબિત થતી હોય છે તમારું કલ્પના ચિત્ર જેટલું વધારે સચોટ બનતું જશે એટલું જ તમારું વ્યક્તિત્વ ચમકદાર અને તેજસ્વી બનતું જશે તમારામાં નવું શીખવાની નવી આવડત કેળવવાની નવી આદતો પાડવાની જબરી ક્ષમતા રહેલી છે તમે પ્રેક્ટિસ દ્વારા તમારી આદતને તમારી આળસને અનવિદા કરીને સક્રિય થઈ જવાનું ખુદને શીખવી દેશો અને તે પછી તમારા સૌથી અગત્યના સૌથી અગત્યના કામો પ્રાયોરિટી પ્રમાણમાં એક પછી એક પૂરા કરવા નાખશો ત્યારે તમને લાગશે કે તમારી જિંદગી એક નવા જ ટ્રેક પર દોડવા લાગી છે તમારું જીવન અને તમારી કારકિર્દી બંને સફળતાના માર્ગ પર ફટાફટ દોડવા લાગશે તો પેલું અણગમતું કામ આજે જ હાથ પર નહીં લો ચાલો નિત્ય જ્ઞાન ઓડિયોઝ આળસને કહો અનવિદા બ્રાયન ત્રેસી આગળના ઓડિયોમાં આપણે જોશું પ્રકરણ એક તકતો ગોઠવી દો તમારો દિવસ શુભ રહે તમારો આભાર આળસને કહો અનવિદા લેખક બ્રાયન ત્રેસી પ્રકરણ એક તખતો ગોઠવી દો નિત્ય જ્ઞાન ઓડિયોઝ સફળ થવા માટે સૌથી અગત્યની છે તમારા હેતુની મક્કમતા તમે શું હાસન કરવા માંગો છો તેની સ્પષ્ટતા અને તેને પ્રાપ્ત કરી લેવાની ધગધગતી મહત્વાકાંક્ષા નેપોલિયન હિલ તમે શુભ શરૂઆત કરો તે પહેલાં તમારે શું હાસન કરવું છે તે નક્કી કરો જીવનમાં જુદા જુદા ક્ષેત્રમાં તમે શું પ્રાપ્ત કરવા માંગો છો તે બરાબર સમજી લો વ્યક્તિગત ક્ષમતા કેળવવામાં સૌથી ઉપયોગી બાબત છે તમારા હેતુની સ્પષ્ટતા કેટલાક લોકો જીવનમાં બહુ ઝડપથી સફળતા પ્રાપ્ત કરી લે છે કેમ કે તેમને પહેલેથી જ ખબર હોય છે કે તેઓ જીવનમાં શું ઈચ્છે છે તેમના ધ્યેય નક્કી જ હોય છે તેના પરથી તેઓ ક્યારેય ચલિત થતા નથી જીવનનું ધ્યેય અને તે પ્રાપ્ત કરવા શું શું કરવું પડશે તેની સ્પષ્ટતા આવે તો આળસ અવશ્ય અલવિદા દેશે મનમાં કોઈ મૂંઝવણ રહેશે નહીં અનગમતું કામ હાથમાં લેવાનો ખચકાટ દૂર થશે અને કામને હાથમાં લીધા પછી ક્યારેય અધૂરું છોડવું પડશે નહીં આળસ અને ઉત્સાહનો અભાવ આળસ અને ઉત્સાહના અભાવ પાછળનું સૌથી મોટું કારણ જીવનમાં શું કરવાનું છે તે વિશેની અસ્પષ્ટતા જ હોય છે કયા હેતુઓ પાર પાડવાના છે તે વિશે અસ્પષ્ટતા હોય ત્યારે કોઈ એક દિશામાં સક્રિય થવું શક્ય બનતું નથી આ એક સામાન્ય સમસ્યા છે જે તમારે તાળવી જોઈએ તમારા કામમાં તમારા કામ વિશે તમે એકદમ સ્પષ્ટતા કેળવવાની છે મક્કમ નિર્ધાર કરીને અગત્યના કામો અને નકશો કયા કયા છે તે નક્કી કરી નાખો સફળતા માટેનો એક જોરદાર નિયમ છે વિચારોને કાગળ પર ઉતારો ફક્ત ત્રણેક ટકા લોકો જ પોતાના લક્ષ્ય વિશે સ્પષ્ટ હોય છે અને તેને લેખિત સ્વરૂપમાં કંડારી દીધા હોય છે તેમનાથી વધારે ભણેલા ગણેલા અને આવડત ધરાવતા લોકો કરતાં આ લોકો પાંચ કે દસ ગણી વધારે સફળતા મેળવે છે તેનું કારણ એ છે કે બાકીના લોકોએ ક્યારેય ટાઈમ કાઢીને કાગળ પર અક્ષરો માંડ્યા નહીં કે જીવનમાં તેમને શું કરવાનું છે જીવનમાં પાર પાડવાના ધ્યેયો નક્કી કરવા અને તેને એક પછી એક હાંસલ કરવા માટેની એક બહુ જ પાવરફુલ ફોર્મ્યુલા છે આ ફોર્મ્યુલા સાત આ ફોર્મ્યુલામાં સાત સ્ટેપ છે આ સાત સ્ટેપમાંથી કોઈપણ એક સ્ટેપ તમારી કાર્યક્ષમતાને બે કે ત્રણ ગણી વધારી દેશે મારા માર્ગદર્શક નીચે એજ્યુકેશન કરનાર ઘણા વિદ્યાર્થીઓ આ સાત સ્ટેપના પ્રયોગ દ્વારા થોડા જ વર્ષોમાં તેમની આવકમાં ઘરખમ વધારો કરી શક્યા છે પહેલું તમે શું મેળવવા માંગો છો તે વિશે એકદમ સ્પષ્ટ થઈ જાઓ તમે પોતે જ નક્કી કરો કે હવે પછીનું તમારું લક્ષ્ય શું છે આ વિશે મનમાં અવઢળ હોય તો તમારા બોસ સાથે ચર્ચા કરી શકો છો તેમની અપેક્ષા જાણીને તમારા હવે પછીના લક્ષ્ય નક્કી કરી શકો છો નવાઈની વાત છે કે લોકો રાત દિવસ બસ મહેનત કર્યા કરે છે પણ ક્યારેય પોતાના બોસ સાથે બેસીને એ સમજવાની કોશિશ નથી કરતા કે તમારી પાસે બોસની શું અપેક્ષા છે તે લોકો કોઈ અર્થ વિનાની પ્રવૃત્તિમાં રત રહે છે કેમ કે તેમને પોતાની દિશા નક્કી કરી નથી હોતી જે કામ બિલકુલ કરવાનું જ નથી હોતું તે પાછળ સૌથી વધારે ટાઈમનો દુરુપયોગ થાય છે સ્ટીફન કરવી કહે છે કે તમે સફળતાની સીડી ચડવાનું શરૂ કરો તે પહેલાં એ વાતની ખાતરી કરી લેજો કે સીડી યોગ્ય ઇમારતની દિવાલ સાથે ટેકવેની છે બીજું સ્ટેપ કાગળ પર તેને લખી દો તમે જે વિચાર કરો છો તેને કાગળ પર ટપકાવો તમે તમારા લક્ષ્યને કાગળ પર લખી દો છો ત્યારે તમે તેને નક્કર રૂપ આપો છો જીવનના ધ્યાય જીવનના ધ્યેય હવે તમારામાં મૂર્તિમટ બને છે તમે તમારી ઈચ્છાઓને હવે આંખોથી જોઈ શકશો વાંચી શકશો તેના ઉપર આંગળી ફેરવીને સ્પર્શી શકશો તમારી કોઈ ઈચ્છા કે અપેક્ષા તમે કાગળ પર ઉતારતા નથી ત્યાં સુધી તે મનની એક કલ્પના જ રહી જાય છે તેના કારણે તમારામાં કોઈ જોશ જાગતો નથી લેખિત ન હોય અને માત્ર કલ્પનામાં હોય તેવું લક્ષ્ય મૂંઝવણ પેદા કરે છે અસ્પષ્ટતા અને અનિર્ણાયકતા પેદા કરે છે તે તમને ભરતી જ દિશામાં નહીં જાય છે અને ભૂલો કરવા પ્રેરે છે ત્રીજું સ્ટેપ લક્ષ્યને હાંસલ કરવાની ડેડલાઇન નક્કી કરો કામ વ્યાપક હોય તો તેને ટુકડામાં વહેંચીને દરેકને સબ ડેડલાઇન નક્કી કરી શકાય તમારી ઈચ્છાને ચોક્કસ ટાઈમમાં પૂરી કરવાનો નિર્ણય નહીં કરો તો કોઈ અર્થ સરશે નહીં ડેડલાઇન વિના કોઈ કામ થતું નથી ટાઈમ મર્યાદા વિનાનું કામ ક્યારેય શરૂ થતું નથી અને ક્યારેય પૂરું થતું નથી ડેડલાઇન નહીં હોય તો તમે કામ મુલતવી રાખ્યા કરશો આળસ કર્યા કરશો કામને ટાઈમસર પૂરું કરવાની જવાબદારી નક્કી નહીં થાય તો તમે કામ પાર પડ તો કામ પાર પડશે જ નહીં તમારાથી કોઈ પરિણામદાયક કામ થઈ શકશે જ નહીં ચોથું સ્ટેપ લક્ષ્ય પ્રાપ્તિ માટે શું કરવું પડશે તે યાદી બનાવો નવી પ્રવૃત્તિ શરૂ કરતા પહેલાં તેના વિશે વિચારો આવતા હો આવતા જાય તેને યાદીમાં ઉમેરતા જાઓ સમગ્ર યોજના તૈયાર ન થઈ જાય ત્યાં સુધી યાદી બનાવતા રહો તેમાં સુધારા વધારા કરતા રહો કામ કેટલું વિશાળ છે અને લક્ષ્ય શું છે તેનું ચિત્ર તમને આ યાદીમાં આપોઆપ મળી જશે તેના કારણે કઈ દિશામાં જવું છે તેનો નકશો તૈયાર થાય છે આવી યાદીને કારણે નિશ્ચિત દિશામાં આગળ વધવાનું ધાર્યું હોય તે રીતે તેટલા ટાઈમમાં કામ પૂરું થવાની શક્યતા અનેક ગણી વધી જાય છે પાંચમું સ્ટેપ તમારી યાદીને યોજનામાં ફેરવી નાખો પ્રવૃત્તિઓની યાદી તૈયાર કરી છે તેને હવે એક સુનિશ્ચિત ક્રમમાં ગોઠવો એક યોજનાની જેમ પ્રોજેક્ટની વિગતોની જેમ તેને ગોઠવો આયોજન પાછળ થોડો ટાઈમ આપીને કામ કયું કામ પહેલાં હાથમાં ધરવાનું છે અને તે પછી તે પછીના ક્રમમાં શું કરવાનું રહેશે તેના વિચાર કરીને તે પ્રમાણે યોજના ઘડવા માંડો સમગ્ર આયોજનને આકર્ષક બનાવવા માટે તમારા કામ અને ક્રમને બોક્સ અને બુલેટ પોઈન્ટને સજાવો બોક્સમાં નોંધેલી પ્રવૃત્તિ અન્ય સાથે કઈ રીતે સંકળાયેલી છે તે સ્પષ્ટ કરવા એરોના નિશાની વડે એકબીજાને જોડો આ રીતે મુશ્કેલ કામને વિભાગમાં વહેંચી એકબીજા સાથે તેના સંબંધ સ્પષ્ટ કરી એક નજર રાખ નાખવાની જ સમગ્ર યોજનાનો ખ્યાલ આવી જાય તે રીતે કાગળ પર ચિત્ર દોરવાથી કોઈ અનિશ્ચિત અનિશ્ચિતતા રહેતી નથી લક્ષ્ય પ્રાપ્તિ સહેલી બને છે જે લોકો પોતાની યોજનાને ફક્ત મનમાં યાદ રાખીને જ આગળ દોડવા લાગે છે તેના કામ તેના કરતાં તમે કાગળ પર ઉતારીને તમારી યોજનાને આધારે વધારે સારી રીતે વધારે ઝડપથી અને ઓછામાં ઓછા અવરોધોથી પરિણામ લાવી શકશો છઠ્ઠું સ્ટેપ યોજના તૈયાર થઈ જાય એટલે અમલમાં લાગી જાઓ રાહ ન જુઓ કોઈ એક નાનું તો નાનું પણ કામ હાથ પર તરત જ નહીં દો બહુ જબરદસ્ત યોજના હોય પણ તેના અમલમાં વિલંબ થાય તો તે ફાયદો ન ન થાય તેના બદલે યોજના બને સાદી હોય પણ તેના પર તરત જ અમલ શરૂ થઈ જાય તો તેનું સારું પરિણામ આવે છે તમે કોઈ પણ કામમાં સફળતા મેળવવા માંગતા હો તો તમારી યોજનાનો અમલ એ જ સૌથી અગત્યની સ્ટ્રેટેજી છે સાતમું સ્ટેપ લાંબા ગાળાના હેતુને પાર પાડવા માટે જરૂરી બને નાની તો નાની કોઈ પણ પ્રવૃત્તિ રોજે રોજ કરવાનો નિશ્ચય કરો તમારા રોજિંદા કામોની યાદીમાં લાંબાગાળાના હેતુ માટે જરૂરી કોઈ એક પ્રવૃત્તિને અચૂક સમાવી લો જેમ કે કોઈ એક પ્રોજેક્ટના અમુક પાના રોજ સવારે વાંચી લેવું તેવું તમે નક્કી કરી શકો સાયન્સના ક્ષેત્રમાં હોવ તો રોજ અમુક ગ્રાહકોને ફોન કરવાની ટેવ પાડી શકો છો તાત્કાલિક કરવાનું કોઈ કામ ન હોય તો ડિક્શનરીમાંથી પાંચ નવા શબ્દો પસંદ કરીને તેના અર્થો વાંચવા જોઈએ રોજે રોજ કશું તો કશું કરવું જ જોઈએ એક પણ દિવસ ખાલી ન જવા દો બસ આ રીતે આગળ વધતા રહો ખુદને આગળ દોડાવતા રહો આગળ નહીં <clears throat> આગળ વધતા રહો આળસને અલવિદા કરો વચ્ચે ઊભા ન રહો આ પ્રકારનો નિર્ણય અને આ પ્રકારની મક્કમતા અને નિયમિતતા તમારી કાર્યક્ષમતાને અનેક ગણી વધારી દેશે તે નહીં તેના કારણે નિર્ધારેલા પરિણામો નવવાની તમારી ક્ષમતા વધશે અને તમારો આત્મવિશ્વાસ પણ વધશે નિખિત યોજનાની અનોખી તાકાત જીવનના લક્ષ્ય શું છે તે સ્પષ્ટપણે નક્કી લેવામાં આવે તો વિચારો વિચારો પર તેની અદ્ભુત અસર પડે છે તેનાથી પ્રેરણા મળે છે તે તમને પ્રવૃત્ત કરી દે છે તેનાથી તમારી ક્રિએટિવિટી ખીલે છે ઉર્જાનો નવો સંચાર થાય છે ઉત્સાહ વધે છે અને તમારી આળસને અલવિદા કરવાના બીજા કોઈપણ પરિબળ કરતાં વધારે સારી રીતે સહાયરૂપ થાય છે સફળતાની ભઠ્ઠીને તપાવવા માટે લક્ષ્યનું બળતણ કામ કરે છે તમારા લક્ષ્ય જેટલા ઊંચા જેટલા બળવાન એટલી તમારી સિદ્ધિઓની ભઠ્ઠીમાં વધુ તેજોમય થઈને પ્રજ્વલિત થઈ ઉઠશે તમે તમારા જીવનના લક્ષ્યો વિશે જેમ વધારે ને વધારે વિચારતા જશો તેમ તેમ તે તમારી આંતરિક મનોકામનાનો ભાગ બનતા જશે અને તેને હાંસલ કરી લેવા માટે તમે તમારી મક્કમતા મજબૂત બનતી જશે તમારા લક્ષ્યો વિશે વિચારતા રહો અને રોજે રોજ એનું એનાલિસિસ કરતા રહો કેટલું કામ થયું છે કેટલું બાકી છે તેનો તારો મેળવતા રહો રોજ સવારે તમારા સાથે રોજ સવારે તમારા સૌથી અગત્યના લક્ષ્યને હાંસલ કરવા માટે જરૂરી લાગે તેટલું કોઈ એક હાથ કામ હાથ પર અવશ્ય લો તકતો ગોઠવી દો એક અપગડી હાથમાં કામ અપગડી હાથમાં કાગળનો અને તેમાં આગામી વર્ષ તમે જે દસ વસ્તુઓ પ્રાપ્ત કરવા માંગો છો તેની યાદી બનાવી કાઢો એવી રીતે લખો કે એક વર્ષે તો જાણે પસાર થઈ ગયું છે અને તમારા નકશા પાર પડી ગયા છે લખાણમાં વર્તમાન કાળનો ઉપયોગ કરો હકારાત્મક ભાષા વાપરો અને પહેલા પુરુષ એક વચન એટલે કે હુંનો ઉપયોગ કરો હું એમ લખવાથી આ મારી આ વાત મારી જ છે એવું તમને સમજાઈ જશે અને તમારા અનકોન્શિયસ મનમાં સજ્જડ બેસી જશે દાખલા તરીકે તમારે લખવું જોઈએ કે હું દર વર્ષે દસ લાખ રૂપિયા કમાઉં છું અથવા તો મારી પાસે ફનાની લક્ઝરી કાર છે બે આ રીતે તમે દસ બાબતોની યાદી તૈયાર કરો તે ફરી એકવાર તેનું એનાલિસિસ કરો તેનામાંથી એક એવા લક્ષ્યને પસંદ કરો જે પૂરું થવાથી તમને અને તમારા જીવનમાં ભરપૂર આનંદ પ્રાપ્ત થાય તે લક્ષ્યને અલગ કાગળમાં નખી દો તેને પૂરું કરવા માટે શું શું કરવું પડશે તેની યાદી તૈયાર કરો યાદી પ્રમાણે યોજના તૈયાર કરી નાખો યોજના તૈયાર થાય એટલે બીજા દિવસેથી જ કામે લાગી જજો રોજ આ યોજનામાં દર્શાવીને કોઈને કોઈ એક પ્રવૃત્તિ અચૂક હાથ પર લેવાની આદત પાડી દો જો આટલું તમે કરી શકો તો તમારું જીવન રાતોરાત બદલાઈ જશે પ્રકરણ બે રોજિંદા કામનું એડવાન્સમાં આયોજન યોજના ઘડવી એટલે ભવિષ્યને વર્તમાનમાં હાજર કરી દેવું કે જેથી તે તમે ભવિષ્ય વિશે આજે જ કશું કરી શકશો એનેન નાઇકેન તમારા ઘર અને ખેતર વચ્ચે આડે આવતા મોટા પહાડોને હટાવી શકાય ખરો કેવી રીતે જવાબ છે હા પહાડને પણ હટાવી શકાય રોજ તમે થોડો થોડો ખોદી કાઢવાથી પહાડને પણ આખરે આડેથી હટાવી શકાય છે સંસ્કૃતમાં કહેવાય છે કે પગુમ નંગયતે ગીરી નંગડો માણસ પણ પ્રયાસ કરવાથી પહાડ ઓળંગી જાય છે પહાડ જેવડી મોટી ઈચ્છાને પાર પાડવી હોય તો શું કરવું પડે ઈચ્છા પૂર્તિ માટે જરૂરી પ્રવૃત્તિને નાના નાના કામોમાં વહેંચી નાખીએ અને પછી તે દરેક કામ વારાફરતી પૂરા કરતા જઈએ તો ઉપર જણાવેલી કહેવત પ્રમાણે ધીમે ધીમે મોટું લક્ષ્ય પણ હાંસલ થઈ જાય છે આળસને અનવિદા કહીને તમે તમારી કાર્યક્ષમતાને પૂરી પૂર્ણ રીતે અમલમાં લાવવા માંગતા હો તો તમારી પાસે તમારું મન ઈચ્છા શક્તિ સ્પષ્ટ વિચાર યોજના અને મક્કમ નિર્ધાર તૈયાર છે લક્ષ્ય નક્કી કરવું તેને પાર પાડવાની યોજના બનાવી અને પછી તેને અમલમાં મૂકવી ફક્ત આટલું કરી શકો તો તમારા જીવનને તમે દર મૂળથી બદલી શકો છો લક્ષ્ય વિશે સ્પષ્ટ વિચારવાથી વિસ્તૃત યોજના તૈયાર કરવાથી માનસિક શક્તિ જાગૃત થઈ જશે તમારી ક્રિએટિવિટી ખીલી ઉઠશે નવા ઉત્સાહ અને જોશનો સંચાર થશે સ્પષ્ટ વિચાર અને પૂરતા આયોજન વિના માત્ર મહેનત કર્યા કરવાથી ઊંધું પરિણામ પણ આવી શકે કેમ કે એનેક મેગઝીન કહે છે તે પ્રમાણે બધા જ પાસાઓનો વિચાર કર્યા વિના કામ શરૂ કરી દેવામાં આવે તો તેમાંથી સમસ્યાઓ પેદા થાય છે તમે કામ શરૂ કરતા પહેલાં કેવા પ્રકારનું આયોજન કરો છો તેના આધારે તમારી કાર્યક્ષમતા નક્કી થાય છે તમારું આયોજન જેટલું સચોટ હશે એટલું તમારું કામ સહેલું થઈ પડશે અને તમને હાથમાં કામ લેવાનો કંટાળો નહીં આવે આળસ પણ નહીં ચડે ક્ષમતાનો મહત્તમ ઉપયોગ તમે પ્રવૃત્તિશીલ બનો ત્યારે તમારું એક લક્ષ્ય એ હોવું જોઈએ કે કોઈ પણ કામ પાછળ તમે જે ટાઈમ શક્તિ આપો છો તન મન ધન કામે લગાવો છો તેનું સારામાં સારું વળતર મળવું જોઈએ મજાની વાત એ છે કે યોજના ઘડવા એક મિનિટનો ટાઈમ આપીને અમલમાં દસ મિનિટ બચી જાય છે સમગ્ર દિવસના કામનું આયોજન કરવા દસથી બાર મિનિટની જરૂર પડતી હોય છે આ દસથી બાર મિનિટ બહુ કામની સાબિત થાય છે કેમ કે તેના કારણે તમે દિવસના એક કલાક એકથી બે કલાક બચાવી શકો છો દરેક મિનિટના યોગ્ય આયોજનને કારણે દિવસના બે કલાક વેડફાતા બચે છે તે સૌથી મોટો ફાયદો છે સિક્સ પી ના સિદ્ધાંત વિશે કદાચ તમે વાંચ્યું હશે ન જાણતા હોવ તો અહીં તમે તમને જણાવી દઉં છું અંગ્રેજીના સિક્સ પી એટલે proper prior planning prevents poor performance ગુજરાતીમાં તેની યાદ રાખવા માટે આપણે આ અને ત્રણ અનું આ સૂત્ર આત્મસાત કરી લેવું આગવા આગોતરા આયોજનથી અટકે અયોગ્ય અમલવારી કાર્યક્ષમતામાં વૃદ્ધિ કરવા માટે આયોજન આટલું બધું ઉપયોગી હોવા છતાં બહુ થોડા લોકો રોજના કામનું આયોજન કરે છે તે બહુ નવાઈની વાત લાગે છે વધુ આશ્ચર્ય એટલા માટે થાય છે કે એ આયોજન કરવાનું કામ સહેજ પણ અઘરું નથી બહુ જ સહેલું છે બસ એક કાગળ અને એક પેન લઈને બેસો એટલે શરૂ ડેસ્ક પ્લાનર કે કમ્પ્યુટરમાં પણ તમારે યોજના તૈયાર કરવી હોય તો કરી શકો છો તેમાં પણ કામ તો તમારે એ જ કરવાનું છે થોડી વાર વાળીને બેસો લક્ષ્યનો વિચાર કરો તેના માટે જરૂરી પ્રવૃત્તિની યાદી તૈયાર કરો રોજના બે કલાક એક્સ્ટ્રા હંમેશા તૈયાર કરીને યાદી પ્રમાણે જ કામ કરો વચ્ચે કોઈ નવું કામ આવી પડે તો તેને પણ યાદીમાં પહેલાં સામેલ કરી દો તમે તમારી કાર્યક્ષમતા લગભગ પચીસ ટકા વધારી શકો છો જો તમે તૈયાર કરીને યાદી પ્રમાણે કામ કરો તો તેનો અર્થ એ થયો કે તમે રોજના બે કલાક વધારાના મળી શકે છે રોજિંદા કામની યાદી આગની રાત્રે જ તૈયાર કરી નાખો યાદી પ્રમાણે અગાઉ કોઈ કામ કરવાનું બાકી રહી ગયું હોય તો તેને પણ યાદીમાં સમાવી દો તે પછી વિચાર કરીને આવતીકાલે શું શું કરવાનું છે તેનો ક્રમ નક્કી કરી નાખો આજની રાત્રે જ યાદી તૈયાર કરશો તો તમારું અજ્ઞાન મન આખી રાત પર તેના પર કામ કરતું રહેશે તમે સૂતા હશો ત્યારે પણ તે સક્રિય રહેશે અને બીજા દિવસે જાગશો ત્યારે ઘણી વાર તમને તદ્દન નવો જ વિચાર સ્ફૂરી આવશે આવી સ્ફૂર્ણાને આવી સ્ફૂર્ણાને કારણે તમે હાથ પરના કામમાં ઝડપ ઝડપ ઝડપનાવી શકશો ક્યારેય તો અણધાર્યા અને અકલ્પનીય પરિણામો નાવી શકશો તમે કામની યાદી જેટલી વધારે વહેલી તૈયાર કરશો એટલી કામ પૂરું કરવાની તમારી તૈયારી અને ક્ષમતામાં વધારો થશે જુદા જુદા કામો માટે જુદી જુદી યાદી જુદા જુદા હેતુ માટે જુદી જુદી યાદી તૈયાર કરવી જરૂરી છે એક માસ્ટર લિસ્ટ એટલે કે મુખ્ય યાદી તૈયાર કરો આ મુખ્ય યાદીમાં ભવિષ્યમાં તમારે કયા કયા કામો પાર પાડવાના છે તેની વિગતે નોંધ લો તમારા મુખ્ય તકતો તૈયાર થઈ ગયો આ મુખ્ય યાદી એટલી વિશાળ સરોવર જેમાંથી તમને ભાવિની સિંચાઈ કરવી કરવાની છે જુદા જુદા ખેતરોમાં વાવીને ઈચ્છાઓને અહીંથી નહેર ખેંચીને પાણી પાવાનું છે મુખ્ય યાદીમાં ઈચ્છાઓનું વાવેતર કરી દો અને પછી તેના માટે નહેરોનું ખોદકામ શરૂ કરી દો મુખ્ય યાદી તૈયાર થઈ જાય પછી એક માસિક યાદી તૈયાર કરવાની છે નવો મહિનો શરૂ થાય તે પહેલાં ચાલુ મહિનાના છેલ્લા દિવસમાં જે છેલ્લા દિવસોમાં આ યાદી તૈયાર કરી નાખવાની છે મુખ્ય યાદીમાંથી જે કામોની પ્રાયોરિટી વધુ હોય તેને તમારા આ માસિક યાદ યાદીમાં નહીં લેવાના છે હવે ત્રીજું કામ છે અઠવાડિક યાદી તૈયાર કરવાનો આખા અઠવાડિયાના કામની યાદી અલગ તારવી લો આ અઠવાડિયાનું કામ ચાલી રહ્યું હોય ત્યારે તમારા તમારા આવતા અઠવાડિયાની પ્રવૃત્તિઓની આ યાદીમાં સમાવતા જવાનું છે આ રીતે ત્રણ યાદી એટલે કે માસ્ટર લિસ્ટ માસિક લિસ્ટ અને અઠવાડિક લિસ્ટ તૈયાર કરશો તો રોજિંદા કામની યાદી તૈયાર કરવાનું આસાન થઈ જશે તમારા જીવનમાં શિસ્ત અને નિયમિત નિયમિતતા આવશે મને ઘણા લોકોએ કહ્યું છે કે દર અઠવાડિયાના અંતે એકાદ કલાક કાઢીને પછીના અઠવાડિયાનું આયોજન કરીએ છીએ ત્યારે બહુ સરસ રીતે કામ પાર પડે છે તમને પણ આ પ્રકારની પદ્ધતિસર કામ કરવાનો ફાયદો અચૂક અચૂક થશે કરી જુઓ પ્રયોગ અગાઉ કહ્યું તેમ એકવાર તમારી માસિક અને અઠવાડિયિક યાદી વ્યવસ્થિત તૈયાર થઈ જાય તે પછી તમારે રોજેરોજના કામની યાદી તૈયાર કરવાની છે આ યાદી સૌથી અગત્યની છે કેમ કે તેમાં તમને તમારે આવતીકાલને ખરેખર શું કરવાનું છે તેને એકદમ નક્કર વાત લખવાની છે યાદી પ્રમાણે સવારથી જ પ્રવૃત્તિઓ શરૂ થઈ જાય અને એક પછી એક કામ પાર પડતું થઈ જાય તે પ્રમાણે યાદીમાંથી તે કામ સામે ટીક કરતા જાઓ તેના કારણે કામ ફટાફટ થવા લાગ્યું છે અને યાદી ટૂંક ટૂંકી થવા લાગી છે તેનું સ્પષ્ટ ચિત્ર તમારી નજર સમક્ષ દેખાતું રહેશે કામ ચાલી રહ્યું છે તેમ તેના આત્મસંતોષને કારણે આત્મવિશ્વાસ અકબંધ રહેશે અને આગળની પ્રવૃત્તિઓ માટે જોશ પણ અકબંધ રહેશે યાદી પ્રમાણે કામ કરતા રહેશો તેના કારણે તમારા ઉત્સાહના દિવસો દરમિયાન ક્યારેય ઓટ આવેની દેખાશે નહીં ઉત્સાહ આવે એટલે આળસને અજવિદા થઈ જાય તમને કંટાળો પણ નહીં આવે અને કોઈ કામ અઘરું લાગતું હશે તો પણ આવતીકાલ પર મુદ્દવી રાખવાની જ્યારે જરાય ઈચ્છા જાગશે નહીં પ્રોજેક્ટ માટેનું આયોજન કોઈ ચોક્કસ પ્રોજેક્ટ પર કામ કરવાનું હોય ત્યારે પણ આ પદ્ધતિએ જ કામ કરવાનું છે સૌપ્રથમ પ્રોજેક્ટ દરમિયાન શું શું કામ કરવાનું છે તેની યાદી તૈયાર કરી લો તે પછી કામને એક પછી એક ક્રમમાં ગોઠવો કાગળ પર સરસ મજાના ને આઉટ તૈયાર કરો અને તેમાં દરેક સ્ટેપનું શું શું કરવાનું છે તે સરસ રીતે બોક્સમાં લખતા જાઓ તે દરેકને એકબીજા સાથેનો સંબંધ દર્શાવો એરોની નિશાનીનો ઉપયોગ કરો તમારી પાસે કમ્પ્યુટર હોય તો તેના પર સરસ પ્રોજેક્ટ પ્લાન તૈયાર થઈ શકે છે આ રીતે સમગ્ર પ્રોજેક્ટ કઈ રીતે પાર પાડવાનો છે તેને સંપૂર્ણ યાદી અને નકશો પહેલેથી જ તૈયાર થઈ જાય તો કેટલી સહેલાઈથી પ્રોજેક્ટને સફળ બનાવી શકાય છે તે જાણીને તમને પોતાની પણ નવાઈ લાગશે તમે તમારી યાદી પર કામ કરતા જશો અને કામ એક પછી એક પૂરા થતા જશે તેમ તેમ તમારો ઉત્સાહ ઉદ્દાનો વધતો જશે તમે અનુભવી શકશો કે સ્થિતિ તમારા નિયંત્રણમાં છે અને જીવન અને કારકિર્દી ધારી દિશામાં આગળ વધી રહ્યા છે તેના કારણે તમે જીવનમાં વધુ કામ કરવા અને વધુ જવાબદારી સ્વીકારવાનો જોશ જગાવી શકશો તમારી વિચારશક્તિ શક્તિ તીક્ષ્ણ થતી જશે તમે વધુ નવીનતા અને કલાત્મક રીતે વિચારતા થઈ જશો તમારામાં એક નવી દ્રષ્ટિ દ્રષ્ટિ ખુલશે જેના કારણે સ્થિતિ અને સંજોગોને તમે વધારે સ્પષ્ટ અને પારદર્શી રીતે જોઈ શકશો આ રીતે યાદી પ્રમાણે કામ પાડતા જવાનો ફાયદો એ છે કે તમે કદી આળસ આડે આવી શકે નહીં કામનો કંટાળો આવતો નથી તમને લાગશે તમારામાં હજી વધુ કામ કરવાનો જોશ બાકી છે વ્યક્તિગત કાર્યક્ષમતા માટે સૌથી જાણીતો નિયમ ટેન બાય નાઇન્ટીના નિયમ તરીકે ઓળખાય છે આ નિયમ પ્રમાણે તમે પ્રથમ દસ ટકા ટાઈમ આયોજન પાછળ ગાળશો તો કામ કરવામાં તમારો નવો નેવું ટકા ટાઈમ બચી જશે એકવાર તમારા પોતાના એક નાનકડા કામ માટે આ દસ બાય નેવુંના નિયમ કામે નગાડો અને જાતે ખરાઈ કરી લો કે તે કેટલી અસરકારક રીતે કામ કરે છે રોજિંદા કામોના આયોજન માટે રોજિંદા કામોના આયોજન સાથે દિવસની શરૂઆત કરવાથી આખો દિવસ મજાનો પસાર થાય છે કામ ઝડપથી થાય છે ઉત્સાહ ટકી રહે છે અને આળસ અનવિદા લે છે તમને કલ્પના પણ નહીં હોય તેટલા જોશથી તમારી પ્રવૃત્તિઓ દર દિવસભર ચાલતી રહેશે આ રીતે કામ કરવાની આદત એવી સ્થિતિ પેદા કરશે કે તમને લાગશે કે હવે દુનિયામાં તમને સફળતાના શિખરે ચડતા કોઈ અટકાવી શકતું નથી રોજિંદા કામનું એડવાન્સમાં આયોજન કરો ટોપિક એક આજથી જ રોજે રોજના કામનું આયોજન કરવાનું અને તેની યાદી તૈયાર કરવાનું શરૂ કરી દો તમારા કામોની માસિક અઠવાડિયિક અને રોજિંદી યાદી તૈયાર કરો સરસ મજાની ડાયરી કમ્પ્યુટરમાં પ્લાનરમાં અને કંઈક નહીં તો સાદા કાગળમાં પણ યાદી અને યોજના તૈયાર થઈ શકે છે આવતા ચોવીસ કલાકમાં શું શું કરવાનું છે તે તરત જ નોંધી લો આગળ જતાં કોઈ નવી જવાબદારી આવી ચડે તો તેને પણ યાદીમાં સામેલ સમાવી દો તમારા હાથ પર દરેક પ્રોજેક્ટની યાદી તૈયાર કરો અને જીવનમાં તમે જે હાંસલ કરવા માંગો છો તે લક્ષ્યને સ્પષ્ટ રીતે નોંધી દો બે તમારા દરેક અગત્યના કામો પ્રોજેક્ટ અને લક્ષ્યને તેને પ્રાયોરિટીના ક્રમમાં ગોઠવો સૌથી અગત્યના કામને સૌથી પહેલું નોંધો અને ક્યાંથી શરૂ કરવી પડશે તે વિચારીને તે કામની યાદીમાં સૌથી પહેલું રાખો પ્રારંભ પછી બીજું પગનું શું છે અને કામ આગળ વધતું જાય તેમ તેમ શું કરવા કરતા જવાનું છે તે સારી રીતે ને આઉટમાં ગોઠવો આખરે હાસન શું કરવાનું છે તે સૌથી પહેલાં વિચારો અને તે પછી ઊંટા કેમ ઊંટા ક્રમે વિચારતા વિચારતા જવાથી પ્રારંભ થયો હશે ત્યાં પહોંચવાનું છે આ રીતે કાગળ પર વિચારવાનું શીખો લેખિતમાં વિચારો લક્ષ્યને લેખિત સ્વરૂપ આપો આયોજન કરો યાદી તૈયાર કરો અને તે પ્રમાણે કામ કરો તમને પોતાને જ નવાઈ લાગશે કે ઈચ્છાઓના વિશાળ સરોવરને પણ કેટલી સહેલાઈથી તરી જવાય છે નિત્ય જ્ઞાન ઓડિયોઝ આળસને કહો અન્વિતા લેખક બ્રાયન ત્રેસી આગળના ઓડિયો બુકમાં આપણે જોશું પ્રકરણ ત્રણ એસી વીસના નિયમને અમલમાં લાવવો નિત્ય જ્ઞાન ઓડિયોઝ આ ઓડિયો બુક સાંભળવા બદલ તમારો આભાર તમારો દિવસ શુભ રહે